હેલો હેલો હેલો જય શ્રી કૃષ્ણ મુદિત બોલો હા જય શ્રી કૃષ્ણ જીજે ગમે પણ જીજે ગમે પણ ચલો કરો છો મંગલાચરણ કરો ચિંતા સંતાન અંતારો યત્પાદાંબુધરેણ સ્વીયાનાં સાન્નિજાચાર્યાન પ્રણમામે મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभरन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ પંચધારદય મમ આગળથી મતલબ પેલાનું જરાક કહું કે ના એની જરૂર નથી સરળ છે પરંતુ વહ મતલબ ત્રણ વખત સુરદાસજીએ એ બનિયાને પ્રેરણા આપી બધી રીતે અને ખૂબ ધક્કા ખાધા પણ તેમ છતાં પણ એ ટસનો મસ ન થયો પછી શું થયું પરંતુ વહ બન્યા એસો લોભી એટલે વાણીઓ એવો લોભી હતો કે તે દર્શન કરવા શ્રીનાથજી ના દર્શન કરવા છેલ્લે સુધી ગયો જ નહીં તા પાછે ચોથે દિન નિહાય કે સૂરદાસજી પ્રાતઃકાલ प्रातः काल मंगला के दर्शन को चले એટલે ચોથા દિવસે સુરદાસજી સવારના શ્રીનાથજીના દર્શન કરવા માટે ચાલ્યા નાઈને तब सूरदास जी अपने मन में विचारे जो देखो बनिया को तीन दिन भयो भय परंतु દૂર દર્શન કો નાહી ગયો દર્શન કો નાહી ગયો એટલે સુરદાસજી એ વિચાર્યું કે આ વાણીઓ ત્રણ દિવસ થયા પણ દર્શન કરવા ન ગયો तासो आज आज जो यह न चले तो याको भय याको भय दिखाना दिखावने और દર્શન કરાવનું એટલે સુરદાસજી વિચાર્યું કે આજે જો દર્શન કરવા ન આવે તો એને બીવડાવવો પડશે અને દર્શન કરાવવા પડશે યહ વિચારી કે સુરદાસજી વા બન્યા કી પાસ કી પાસ આય કે કહ્યો જો તીન દિન બીત બીતી ચુકે મોકો ફિરતે પરી તું દર્શન કો નાહી ચલ્યો <laughs> એટલે સુરદાસજી તે વાણિયા ને કીધું કે ત્રણ દિવસ મને વીતી ગયા ઉપર ની થતા થતા પણ તું ધક્કા ખાતા તું દર્શન કરવા ન જાવ્યો <coughs> જા જો જો આજ તો ચલી એટલે આજ તો હાલ આજે તો હાલ તબ વા બનિયાને કહ્યો જો કછું બોની કરી શિંગાર કે દર્શન કરુંગો એટલે બોણી બોણી કરી અને પછી દર્શન કરવા આવીશ શિંગારના શિંગારના દર્શન કરવા આવીશ તબ સુરદાસજી વહ બનિયા સો કહ્યો કહી જો અબ તો मैं तेरी बात सगरे वैष्णव वैष्णवन में प्रकट करूंगो હમ. એટલે પછી સુરદાસજી એને કીધું કે હવે તું ના આવ્યો તો હું આ તારી વાત બધા વૈષ્ણવોને કહી દઈશ <clears throat> जो यह जो यह बनिया झूठो बहुत है सो कबहू याने श्री नाथजी को दर्शन नाही कियो એટલે અ, સુરદાસજી એ કીધું કે એટલે સુરદાસજીએ આ વૈ- વાણીઓ જુઠ્ઠો છે અને આણે ક્યારે પણ શ્રીનાથજીના દર્શન નથી કર્યા એ હું બધાને હું કહી દઈશ और यह वैष्णव हूँ नहीं है હમ. એટલે આ વૈષ્ણવ પણ નથી હમ. अब तेरे पास कोई वैष्णव सौदा ले लेन आवेगो तो मैं तेरे दोहा दोहा चौपा ચોપાઈ पद કુટિલ કુટિલતા કે કરી કે કરી કે વૈષ્ણવ કો સુનાઉંગો એટલે તું હવે તારી પાસે કોઈ વૈષ્ણવ માલ લેવા માટે આવશે તો તું આવો છો બદમાશ બધાને ઠગે છે વૈષ્ણવ નથી એ બધું જેમાં ખુલ્લું પડી જાય એવા કીર્તન દોહા ચોપાઈ બનાવીને બધાની સામે ગાઈશ એટલે જે વૈષ્ણવ એટલે જે વૈષ્ણવ બસ તારા ઉભો હવે આગે કરો સો યા ભાંતિ કહી કે ભે ભે ભૈરવ રાગ મેં એક પદ ગાયો ભૈરવ રાગ में એક પદ ગાયો સો ભૈરવ હમ? એટલે રાગ રાગ ભૈરવ હમ. आज काम कल ही काम परसों काम क- अ, काम करना पहले दिन बहुत काम વિમુખ ભય ચરણ ચરણા જાગત કામ સોવત કામ કામ હી મેં પછી મરના છાંડી કામ સુમરી શ્યામ સૂર પકડી સરના સૂર પકડી સરના સમજાયું આજે કામ છે કાલે કામ છે પરમ દિવસે કામ છે એના પછીના દિવસે ઘણું કામ છે આમ ઠાકોરજીથી વિમુખ થઈને એને ચરતો મતલબ ફરતો જાગતા કામ સૂતા કામ કામમાં જ પછી મર્યો છે સુરદાસજી એમ કે છે કે કામ છોડીને શ્યામને નું સ્મરણ કરો ઠાકોરજીનું સ્મરણ કરો सो અને ઠાકોરજીનું શરણ પકડો तो यह पद सूरदास जी ने वह गनिया को वाही समय કરી કે સુનાયો એટલે આ પદ સુરદાસજી એ બન્યા ઈજ બન્યા ને ત્યાં સંભળાવી દીધું સો તબ તો વા બનિયા અપને મન મેં દર્પ્યો દર્પ્યો એટલે ત્યારે તે વાણીઓ બી ગયો મનમાં બી ગયો પાછે સુરદાસજી કે પાવન પાવન પાવન પડી વા બન્યા ને વિનતી कीनी जो तुम मेरे दोहा कवित कवित कछु बन, बरनान वर्णन मती करो और मेरी बात કોઈ સો પ્રગટ મતી કરો એટલે પછી આ વાણિયો હતો તે સુરદાસજી ના પગે પડ્યો અને કીધું કે તમે આ મારો દોહા અને ગીત એટલે દોહા અને કીર્તન ને બધું પ્રગટ ન કરો અને મારી વાત પ્રગટ ન કરો કોઈને સંભળાવજો નહીં જો મેં અબહી તિહારે સંગ ચલુંગો એટલે હું હમણાં જ તમારા સાથે ચાલીશ પાછે વહ બન્યા સુરદાસજી કે સંગ આવ્યો એટલે પછી વાણીઓ સુરદાસજી સાથે આવ્યો તબ મંગલા કે કિવાડ ખુલે તબ સુરદાસજી ને શ્રીનાથજી સો કહ્યો જો મહારાજ यह बनिया दैवी जीव है तो तासो अब याके मन को આકર્ષણ કરી કે આયો આયો ઉદ્ધાર કરો યાકો ઉદ્ધાર કરો એટલે સુરદાસજી એટલે જયારે મંગલાના દર્શન ખુલ્યા ત્યારે સુરદાસજીએ ઠાકોરજીને કીધું કે મહારાજ આ દૈવી જીવ છે વાણીઓ આ વાણીઓ દૈવી જીવ છે તેને આગળનું સમજમાં આવે એનું મન આકર્ષિત કરીને એનો ઉદ્ધાર કરો એટલે મન એનું આપનામાં ખેંચી લે અને એનો ઉદ્ધાર કરો સો કાહે તે તો શું કામ કેમ કે તિહારી ધજા કે નીચે રહે એટલે આ તમારી ધજાના નીચે રહે છે એટલે આપ એટલે શ્રીનાથજી પર્વત પર બિરાજતા હતા અને આ વાણીઓ નીચે પર્વતના નીચે એની દુકાન तब श्रीनाथ जी कहे जो मेरे पास रहत रहत है सो कहा मुको जानत है જાનત હે જાનત હે એટલે શ્રીનાથજી એ કીધું કે આ મારા પાસે તો રહે છે પણ આ મને જાણે છે હમ. तुम सब भगवदीय न की कृपा હોય સો તબહી મોકો પાવે એટલે આ તમે બધા ભગવદી ની કૃપા છે એટલે થાય તો આ ત્યારે જ મને પાવે સમજ ન પડે એટલે રેતો તો શ્રીનાથજી ના માં કેટલા વર્ષથી પણ સુરદાસજી નો સંગ થયો ભગવદી નો તો એ શ્રીનાથજી સુધી તો ભગવદીયની કૃપા થાય એમનો સંગ થાય તો ઠાકોરજીનો સ્વરૂપ સમજમાં આવે તો ભક્તિ ભાવ જાગે બાકી ભલે ને ત્યાં રહેતા હોય જો હવે ભાવ હા. પ્રકાશ વાંચો तो कहे ते जो गंगा यमुना में अनेक जीव जीव है तो यह જોર શું બોલ થોડો कृतार्थ है હમ એટલે શું કામ તો ગંગા યમુનામાં અનેક જીવો કૃતાર્થ થયા છે અનેક જીવો રહે છે રહે છે તો શું એ બધા કૃતાર્થ થઈ ગયા તો તે બધા કૃતાર્થ થઈ ગયા જો માખી જો માખી મચ્છર मच्छर चेटी आदि श्री प्रभु के बहुत जीव हैं प्रभु के बहुत जीव हैं सो कहा कृतार्थ એટલે આ માખી મચ્છર કીડી અને આ બધા પ્રભુના જીવ છે તો ઘણા બધા જીવો છે એટલે આ બધા કૃતાર્થ છે કૃતાર્થ થઈ ગયા છે જો ભગવદીયન કો સંગ હોય તબ હિ કૃતાર્થ હોય એટલે ભગવદીયનો જે સંગ હોય તો કૃતાર્થ થાય તો તબ હિ શ્રી પ્રભુના પ્રભુન કો પાવે એટલે ત્યારે જ પ્રભુને પાવે ભગવદીયન કે સંગ હોય એટલે ભગવદીય નો સંગ થાય તો જ દાસ ભાવ પ્રગટ થાય અને ત્યારે કૃપા થાય એટલે આ માખી મચ્છર ને બધા પણ ઠાકોરજી ના મંદિર માં હોય જ છે ને તો એનાથી શું પાછળ શ્રી નાથજી ને વા બનિયા કો એ સો દર્શન દિયો સો વાકો મન હરી લિયો એટલે શ્રીનાથજી એ ઈ વાણિયાને તે વાણિયાને એવા દર્શન દીધા કે વાણિયાનું મન ઠાકોરજી માં ખેંચી લીધું ઠાકોરજી હરી લીધું હરી લીધું એટલે ખેંચી લીધું ઠાકોરજી પોતાનું એમ ऐसे ही। सो जब मंगला के दर्शन होए चुके हो चुके तब वह बनिया ने सूरदास जी के चरण पकड़ी के विनती की विनती कीनी जो महाराज मे, मेरो जन, जन्म सगरो व्य- व्यर्थ होए વૃથા ગયો वृथा દ્રવ્ય गयो जो જોરવે द्रव्य में વૃથા ગયો દ્રવ્ય જોરવે મેં એટલે પછી તે વાણીઓ સુરદાસજી ના ચરણે પડ્યો મંગળાના દર્શન થઈ ગયા ત્યાર પછી વાણીઓ સુરદાસજી ના ચરણે પડ્યો કે જો મહારાજ મારો આખો જીવન વ્યર્થ થયો અને અ, પૈસા દ્રવ્ય ભેગા કરવામાં એટલે પૈસા ભેગા કરવામાં હમ. मेरे पास द्रव्य बहुत है तो अब तुम चाहो तहाँ या द- द्रव्य को खर्च કરો એટલે પછી એને કીધું કે તમ- આ દ્રવ્ય મેં મારા કને દ્રવ્ય તો ખૂબ છે તમને જે- જેમાં તેનો ઉપયોગ કરવો હોય તમે કરો और मोको श्री गोसाई जी को सेवक कर- कराए કે વૈષ્ણવ કરો એટલે મને શ્રીના એટલે શ્રી ગોસાઈજી ના સેવક કર્યો કરાવો સેવક કરાવીને વૈષ્ણવ કરો વૈષ્ણવ કરો તબ શ્રી તબ સૂરદાસજી ને ક્યાં બનિયા સો કહ્યો જો તું નહાય કે કાહુ કો છુયો મતી યહાં આય બેઠિયો એટલે તું નાહી સૂરદાસજી એને કીધું કે તું નાહીને આવ અને કોઈને અડજે નહીં અને અહીંયા બેઠો રહે तो इतने में श्री गोसाई जी आप श्रृंगार करी चु, कर चुके तब सूरदास जी ने श्री गोसाई जी से विनती की नी जो महाराज या बनिया को सु- अ, शरण લીજીએ એટલે પછી જયારે શૃંગાર કરીને સુરદાસ એટલે શ્રી ગુસાઈજી બહાર પધાર્યા ત્યારે સુરદાસજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ આ વા- વાણિયાને આપની શરણે લ્યો તબ શ્રી ગુસાઈજી આપ શ્રી શ્રી મુક્તસો સૂરદાસજી સો કહે જો સૂરદાસજી તમને ભલો સાઠી બરસ બેલ નાખ્યો પૂલો બેલ નાખ્યો સુરદાસજી તમે સાહીઠ વર્ષના બુઢા બળદ ને નાથ્યો એને કાબુમાં કર્યો સબ બિના યા બિના તુમ બિના तुम बिना या बनिया को સઘરો જન્મ યો હી જા યો હી જાતો એટલે તમ- તમારા વગર આ વાણિયાનો જીવન આખો એમ જ જતો હમ. पाछे श्री गुसाई जी आप वह बनिया को बुलाए के श्रीनाथ जी के स- सन्निधान सन्निधान बैठायो बैठाए के नाम બ્રહ્મ સમ- બ્રહ્મ સંબંધ કરાય કરવાયો એટલે પછી શ્રી ગુસાઈજીએ વણ્ય- વાણિયાને બોલાવી અને શ્રીનાથજીના સામે બેસાડ્યો અને નામ અને બ્રહ્મ સંબંધ કરાવ્યો તો વા બણિયા શ્રી કી બુદ્ધિ નિર્મલ હોય ગઈ એટલે વાણિયા ની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ તો તબ સગરે દર્શન નિત્ય નિત્ય નેમ સો કરણ લાગ્યો એટલે પછી તે વાણીઓ રોજ રોજ રોજ નિત્ય નિયમ થી દર્શન કરવા લાગ્યો અરે જે પણ જોડાયા છો પોતાના ફોન મ્યુટ કરી દો ભેટ કરી એટલે એ વાણિયા શ્રી ગુસાઈજી ને ખૂબ જ ભેટ કરી ઓર શ્રી નાથજી કે આગળ सामग्री कराए आ- आभूषण कराए और અંગીકાર કરાયો એટલે પછી શ્રીનાથજી ના એટલે વાગા વસ્ત્ર એટલે સામગ્રી આભૂષણ બધું કરાવ્યા આભૂષણ બધું કરાવ્યું અને અંગીકાર અને કરાવ્યો. અંગીકાર કરાવ્યો. વાઘા એટલે વાગા એટલે વાગા. ધરવાના શ્રીઅંગના વસ્ત્રો તા પાછે એક દિન વા બનિયા ને सूरदास जी को કહ્યો જો सूरदास जी तिहारी कृपा से मैं श्री गो, गोवर्धन धर નાથજી કે गोवर्धन नाथ દર્શન जी के પાયો दर्शन पायो और વૈષ્ણવ ભયો એટલે પછી તે વાણિયાએ એક દિવસ સુરદાસજી ને કીધું કે સુરદાસજી તમારી કૃપા થઈ એટલે હું શ્રી ગોવર્ધન નાથજી ના દર્શન કરી શક્યો અને વૈષ્ણવ થયો હમ. तासो अब ऐसी कृपा करो जो यही ज- अ, जन्म जन्म में मेरो अंगीकार प्रभु करे और मोको संसार को दुख सुख બધા બાધા બાધા ન કરે એટલે પછી અ, અ, વાણિયાએ શ્રી એટલે સુરદાસજી ને કીધું કે હવે મારા ઉપર એવી કૃપા કરો કે પ્રભુ આ જ મને જન્મમાં આ જ ઠાકોરજી જન્મમાં મારો ઠાકોરજી અંગીકાર મારો અંગીકાર કરે અને સુખ દુઃખ નો મને બાધા ન કરે એટલે નડે નહીં સૂરદાસજી ને એક પદ કરી કે વા બનિયા કો શીખાયો એટલે પછી સૂરદાસજી એ આ એક પદ આ વાણિયા ને કરીને સંભળાવ્યો તબ વા બનિયા કો રૂઢ ભક્તિ ભાઈ સરળ ભક્તિ એટલે ત્યારે તે વાણિયાને એકદમ સરળ ભક્તિ હતી લૌકિક કી વાસના સબ દૂરી ભઈ એટલે લૌકિક વાસના દૂર થઈ ગઈ જ્ઞાન વૈરાગ્ય સર્વોપરી ભક્તિ ભઈ એટલે વાક્ય ન સમજ જ્ઞાન એટલે પ્રભુનું મહાત્મ્ય પ્રભુની મહાનતા વૈરાગ્ય એટલે એટલે કોઈ એટલે સંસારમાં એટલે સંસારમાં રુચિ નહીં ન લેવી આસક્તિ છૂટવી જોઈએ તો પ્રભુનું જ્ઞાન અને સંસારમાં આસક્તિ છૂટીને અને સર્વોપરી ભક્તિ એટલે સૌથી ઊંચી ભક્તિ એમને ઠાકોરજીની થઈ तो श्रीनाथ जी के चरण चरण अ, कमल के મેં में ग्र- દ્રઢ दृढ़ આસક્તિ आस- आसक्ति और સ્વરૂપાનંદ કો સ્વરૂપાનંદ અનુભવ કો થયો. અનુભવ થયો હમ. એટલે શ્રીનાથજીના ચ- અ, ચરણ કમલના દ્રઢ આસક્તિ થઈ અને સ્વરૂપ અ, એટલે સ્વરૂપાનંદનો અનુભવ થયો સ્વરૂપાનંદ એટલે શ્રી શ્રીનાથજીના સ્વરૂપનું તમને એટલે તો આપણને સામે દેખાતા હોય પરંતુ આપણા દર્શન કરવાથી આપણા અંદર જે આનંદ પ્રકટ થવો જોઈએ એ આપણને થતો ન હોય એટલે સન્મુખ દેખાતા હોય પરંતુ ઠાકોરજી આપણને સાક્ષાત ન જણાતા હોય સ્વરૂપાનંદ નો અનુભવ નથી એમ એનો મતલબ છે એને દ્રઢ આસક્તિ પણ થઈ અને સ્વરૂપાનંદ નો અનુભવ પણ તબ તબ રસ મગન હોય ગયો એટલે રસ મગ્ન થઈ ગયો વાણિયો તો આ પ્રકાર સૂરદાસજી કે સંગતે એસો ભૂમિ લોભી લોભી બન્યા હું કૃતાર્થ ભયો એટલે સૂરદાસજી ના સંગ થી આવો લોભી વાણીઓ કૃતાર્થ થઈ ગયો પણ કૃતાર્થ થઈ ગયો તો હવે સુરદાસજી એસે ભગવદી હતે એટલે સુરદાસજી આવા ભગવદી હતા ચલો આ પ્રસંગ પૂરો થયો આમાં કોઈને કઈ કેવું પૂછવું હોય તો એટલે આપણે ઠાકોરજી ના નામે ધંધો ન કરવો એ આમાં ક્યાંથી આવી વાત એટલે આવા આવ્યું કે મસ્ત તિલક છાપ લગાવીને તે વાણિયો બેસી જતો હતો અને બધા જે આવતા હતા ત્યારે બધા એની દુકાનમાંથી સીધો સામગ્રી લઈને જતા કે આ તો ખુબ મોટો ભક્ત છે એના કારણે લઈએ આપણે એટલે નીચે જ દુકાન હતી એની અને તે એકેવાર શ્રીનાથજીના દર્શન કરવા તો ગયો ન હતો એટલે એના ઉપરથી ખબર પડે છે કે એટલે એને પોતાનો ધંધો ચલાવવા માટે પ્રભુના નામનો ઉપયોગ નથી કર્યો પણ પોતાને વૈષ્ણવ દેખાડવાનો એને ખોટો પ્રયત્ન કર્યો એટલે પોતાની વૈષ્ણવતા દેખાડીને વૈષ્ણવ એની પાસેથી માલ લે એવો એનો દુરુપયોગ કર્યો જે મારો આમાં એક પ્રશ્ન છે હા બોલ જે જે કે આમાં આવ્યું હતું કે સુરદાસજી એમને કે એવું કે છે કે અગર તું આજે નહીં ચાલે તો પછી હું બધાને આ વાત કહી દઈશ તો ધમ એટલે ધમકી હતી કે એમને સારા માટે કર્યો હા સારા માટે ધમકી આપી એનું ભલું એટલા માટે ધમકી આપી જોજે મને આમાં એ વાત સારી લાગી કે સુરદાસજી એ વ્યાપારીને એ વ્યાપારીને એમને ખાલી ખોટો એમને શ્રમ કરાયો સુરદાસ જોડે એટલે એ દરરોજ બોલતા કે આવશે એટલે ઉત્થાપન ભોગે આવશે કાં તો રાજભોગ પર આવશે કાં તો આવશે ત્યારે એટલે ખાલી ખોટો એમને શ્રમ કરાયો તો પણ સુરદાસજી હિંમત નતા હારતા એમને ત્યાં દરરોજ જતા જે જે મનામાં એ વાત સારી લાગી કે સુરદાસે એટલો દ્રઢ સંકલ્પ લીધેલો એમને તોડ્યો નહીં જ્યારે જે વાણિયો હતો તે બહુ વખત ભાવ ખાતો હતો કે હું આજે નહીં આવું આજે નહીં આવું તો પણ સુરદાસે હાર ના માની લીધી એમની પાછળ જ રહ્યા અને આમાં છે ગુસાઈજીએ સુરદાસજીની પ્રશંસા કરી એટલે બધા જે ભગવદીય વૈષ્ણવ હતા બધાની પ્રશંસા કરી કે તમારા જેવા ઠાકોરજી કરી ઠાકોરજી કરી એટલે તમારા જેવા ભગવદીય ભક્તો ના લીધે જ બધા વૈષ્ણવો કૃષાર્થ થાય છે એટલે આપણે આ સારી વાત પણ લાગી અને એના ઉપરથી આપણે સમજવાનું પણ છે કે આનામાં આપણે એકદમ જેનો માં મન પોરાવેલું હોય એવા ભક્તોનો આપણે સંગ કરવો તેથી આપણે સારો આપણી જે નવદા ભક્તિ થઈ શકે અને માં મન પોરવો સાચી મને એ સારું લાગ્યું કે સુરદાસજી પર ઠાકોરજી ની એટલી કૃપા હતી કે જ્યારે સુરદાસજીની ખબર પડી ગઈ કે આજે બન્યા છે એ તો હમણાં સુધી ક્યારે પણ એમ ઠાકોરજીના દર્શન કરવા ગયો નથી અને બધા વૈષ્ણવોને એમ વિશ્વાસઘાત કરે છે એમ બધાને પછી એમ પૈસા લૂંટે છે એમ જે જે મને એમ આ પ્રસંગમાંથી એ શીખવા મળે છે કે આપણે ઠાકોરજી સંબંધિત કોઈ બી સેવા હોય એનું એટલે એ કરવા માટે આપણને બહાના ના ગોતવા જોઈએ સાચી વાત જે જે મને આમાં એ વાત સારી લાગી કે જ્યારે તે વાણિયાને ખબર પડી ગઈ જ્યારે તે દર્શન કરવા ગયા ત્યારે એને શ્રીનાથજીમાં એટલી આસક્તિ થઈ ગઈ કે તે ત્યારે ત્યારે એટલે શ્રી ગુસાઈજીના સેવક બની ગયા જે જે મને આમાં એ વાત ખબર પડી કે ઠાકોરજી એટલા એટલે એટલા કે એ છે ને એમને ખાલી એમનું એક સ્વરૂપ દેખાડ્યું એમાં જ પેલા વાણીઓ એમની ભક્તિમાં મગ્ન થઈ ગયા હા સાચી વાત છે ચલો સુંદર બીજા કોઈને કઈ છે આમાં પૂછવા કરવાનું જીજે મને આમાં એ વાત સારી લાગી કે આપણે હંમેશા સારા લોકોનો સંગ કરવો જોઈએ જેથી પ્રભુ પ્રાપ્તિ થઈ શકે હા સાચી વાત છે બહુ સરસ ચાલો તો આજનો ક્રમ અહીંયા સંપન્ન થયો કાલે હવે હું ભગત વાર્તામાં નહીં જોડાઈ શકું લાલન અને તમે લોકો જેમ કરો છો એમ કરજો થોડા દિવસ જી જય જય પ્રણામ ધન્યવાદ જય જય సంరక్షణ వివేకానందన